તો તેનું છે ત્યાર પછી જયારે ખોરાક તેના માટે લાયક છે ત્યારે દવા છે એવું વ્યવસ્થિત છે છે તે નરમી થાય ત્યાં સુધી લીક બધી સેટલ જાય એક નરમી છે ના મળ્યો પછી ચિંતા કોઈ કરતો જ નથી ને માર્ગે નહીં કરનાર કોણ નહીં એમ તો સમજે કે આપણું પછી દુઃખ દુનિયા એમ તો બધું સમજે એવું પાછા પણ આમ બહુ મારે પાકા કરું ને આમ કહેવાય આ વર્લ્ડમાં લોકોને મને કહેતા હતા કે તમે તો બિલકુલ નિસ્વાર્થી નથી મારા જેવો સ્વાર્થી જ વર્લ્ડમાં કોઈ પાછો નથી આ હું એકલો સ્વાર્થી એટલે સ્વનો અર્થ મારો જો સ્વનો અર્થ તમે તો પરાર્થી છો પારકા છોકરા તમે તમે ઘોડીએ ફરો આખો દાડો તે ઘાણી છે બે વખત કેરી ગાડી બહાર ફરે ત્યારે જતો આપણે એવું મળવા ટેકું ખવડાવે મળવા ટેકું ખવડાવે બરાબર આખો દાડો અને પછી તેલ ખાય બધા છોકરા બધા એવું આ ફરાર છે ત્યાં જીવન જાય છે પાકા સ્વાર્થને માટે સ્વને માટે સ્વાર્થી થયું નથી આ જે સ્વાર્થી છે ને એ તો ફરારથી કહેવાય પારકા હરમોળ આવો પાપા દેવો અને એ જાય ને ત્યારે તો સીધા સીધા આજે પૂછી બેઠી લઈને હું કહું છું તમે તમારે ફોટો ફોટો રાખશે કે રાખી ના એટલે ખબર પડે રાખે ખરા કે તમારા બાપા રાખો તમે ના અમે કોઈ ના રાખે ચક્કર તમારા બાપા કોઈને રાખે કોણ તમારા

કેટલું બધું નબળાવ જોડાવે છે ત્યાં પણ પેટમાંથી ગુલ પૂરા આપણે આખી જિંદગી રાખે લાવી દીધો કે બોલાવો રસ છે બહુ અભિપ્રાય વાત વાત છે સારી છે સારી અભિપ્રાય વાત વાત કર્યા બે જાતના અભિપ્રાય બોલે એક રાગનો અને એક દેશનો એ અભિપ્રાયથી આ બધું શું થયું ખાવ પીવાનું વધુ નથી અભિપ્રાય ના ખોરાક માટે અભિપ્રાય બેઠો એક દાડો ખરાબ બેઠો બીજા બેઠો બહુ ખરાબ છું બહુ ખરાબ છું કઈ જાતનો ન્યાયાધીશ હું છું ચક્કર ન્યાયાધીશ છું કાયમ માટે બધા બધા કેસમાં ગુનેગાર હોય કઈ જાતનો ન્યાયાધીશ થઈ બેઠો છું માફ થયો એટલે પણ એને એને આ અભિપ્રાય બેસી ગયા એટલે પોતે પરવશ થઈ ગયો પ્રિજ્યુડિસ રાખવાનું ના કહ્યું છે કે રસ રસની ઉપર પ્રિજ્યુડિસ ના રખાય કે આ રસ સરસ છે અને ઘણી ખારી છે પ્રિજ્યુડિસ ના રખાય એટલે વળગી પણ છે આ બધું જગત બધું વળગી પડે એવું છે સારું કહ્યું કે રાગ થયો અને ખરાબ થયું કે દ્વેષ વળગી એનાથી બધા ભૂતણ થયા કઈ છોકરો છે કોલેજનો છોકરો એક એટલે મિત્રને મિત્ર સ્ત્રી મિત્ર હોય તેને લઈને ફરતો હોય તો બાપ જોઈ જાય એટલે પછી બાપ એટલો હોય તો છોકરા કહે એટલે મારે લખવું બંધાયું છોકરો આપતી જોઈએ મિત્ર ને લખવું કે છે મને પ્રેમ છે એની જોડે થઈ ગયો બાપ લખવું કે પેલો કે મારે પ્રેમ બાપ ઉડતો વિરોધી લાગે છે મારા બાપ ખોટું કહે છે પણ જયારે એ છોકરાને પોતાને જયારે ખબર પડે કે કોઈ તારે મિત્ર છે દબાવ તો દેખાડે જોવામાં આવી જાય તારે કે મારા બાપ કહેતા લખું મારે લખું જ છે તાકે છૂટું પડવા મળે પણ લખડું જાણે એ છોકરો આ લખડું છે તાકે છૂટું પડવા મળે જાતા છૂટું થઈ જાય મહિને બે મહિને ચાર મહિને છૂટું થઈ જાય લખડું જાણે કે છૂટું થઈ જાય સાયન્ટિફિક કાયદો આ એને જ્ઞાનમાં આવવું જોઈએ લફરું બાપ ઘણા છે લફરું છે પેલા જ્ઞાનમાં આવ્યું નથી એમ જ જાણે મારી ધીર મિત્ર છે બહુ સારી છે એમ તો બાપા ઊંધું દેખાય પણ જયારે પોતાને અનુભવ થાય કે આ બાપા કહેતા તે લફરું જ છે તારથી એ છૂટું પડવા મળે પછી એ લફરું કે ને છોકરો લફરું કે ને પછી આપણે એની માટે કચકતી કરવાની આપણે એને જ્ઞાન થઈ ગયું હું કહેતો લફરું જે જ્ઞાન મને હતું એ જ્ઞાન એને થયું આવે વાંધો નથી જ્ઞાન થઈ ગયું છે લપલું છે એવું શું થયું છે જ્ઞાન છૂટું પડતું જાય નિરંતર છૂટું પડતું થાય ને ભાઈબંધ એ બહુ પચીસ વર્ષનો હોય પણ જ્યારથી જયારે પોતાનો જગો ભટકો લાગ્યો એટલે સમજાય ગયા તારું લપડું છે પછી ઉપર ઉપલબ્ધ દેખાવતી રાખે પણ એમ તો બધું છૂટું થઈ જાય લફરું રોણ્યા થાય લફરાનું જ્ઞાન એવું આ મનોચર ગાયના લફરા વળી ગયા છે માર ખવડાય ખવડાય ખવડાય કરે છે કેટલો માર ખવડાય એક એક કલાક થી રીતે કાઢવો લોકોને મુશ્કેલી હોય છે જયારે મન નવરું પડે છે ને કામ ધંધો હોય ત્યારે કશો વાંધો નથી પણ જયારે નવરું પડે આખો દાડો કામ જ હોતું નથી પડ્યું આખો દાડો કામ હોતું જ નથી ને પછી ક્યાં મૂકે તે એક એક થતા કલેક્ટર હતા તે કહે છે હવે હું રિટાયર થયો હવે મને તો તમારા ઘરે ઓફિસમાં હતો તો કામ હતું તો મારી મારે તો બહુ સારું હતું ને આ તો મારાથી ધમક જ નહીં બનતા ત્રીજે વર્ષે હું આ લફરા ત્રણ લઈ ગયો એ લફરાને તો કામ હોય તો લફરા પાંચ રહે તો આપણને ઠંડક ફિરેવા દે પણ કામ ના હોય ખાઈ જશે લફરા તને માટે લફરાનો સ્વામી થઈ ગયા શું કહ્યું ઓળાય ખા લફરાને પછી વાંધો નહીં આવે તો નવરું પડ્યું કે મારી કચ્છર કોણ વાળી છે અને ભાઈ પ્રયાસ કરે લોક કહે છે કે મારો જીવ બળ નતો લુગડા બાળે છે જીવ ના બાળે તો પણ શું કરે છે તરફ કઈ જાય છે જીવ ના બાળે આખો દારો બસરા બસરા બસરા બસરા તેથી જ્ઞાનીઓને કરુણા આવે એમ છે આ તો બધા દેખાય મોડા પછી બધાને હું અંદર રડતા જોઈ મને દેખાય બધું આ શું છે આ તાગડો તગડો શું ભર્યા તો ભાઈ નહીં રડ્યા કરે પ્રીતમ આ તો ગમે બટન દબાવે શું થાય આ બટન બદલે પેલું બટન લગાવી દે પંખો ચાલવાના બદલે ગરમી ઉત્પન્ન થાય આ સાયન્સ છે એટલે ભાઈ શબ્દ શબ્દ ચાલવાનું એવું નક્કી કરે ને તો આ રાગે પડી જાય તમે સમજાય ને ડાક્ટર તમે જઈ ગયા પડી ગઈ હવે ડાક્ટર નું જઈ છે આજે ડાક્ટર નું જઈ છે વાંધો નહીં આવે લુણાન બનશે ડાક્ટર ને હવે શબ્દ શબ્દ નું આજથી તમે જેમ કહીએ ને એટલું બીજી કઈ પહોંચે નહીં કરવાનું પોતાનું દાપણ નહીં આપવાનું તો એ ધર્મ વાળી વસ્તુ તો જે લીટી મારી આવી તે લીટી ચાલવાની વસ્તુ આ પછી કુદરત ના ચાલવા એ વસ્તુ જુદી છે ને આપણે પોતે દોડતા પણ કરવું તે વસ્તુ કુદરત ના ચાલવા દે ને ફરી જ્ઞાન આપવું પડે એવું જ નથી હોતું છતાં ફરી બે કરો સારું છે નહીં નીકળી જાય બધું કોને પાસે નાખ્યું નાખ્યું બતાવું છું કે આખા જગત ને વ્યવસ્થિત શક્તિ કોઈ એનો કોઈ કરતા છે નહીં અને કરતા વગર થયું નથી શું છે કરતા વગર થયું નથી એનો અર્થ આવી તમે પચાસ એવરેજ નથી આ બધું કોમ્પટીવ થયું કરતા બધા થયું નથી અને હમણાં કોઈ કરતા નથી પણ નૈમિત કરતા કેવું છે આનો કરતા હતો જોખમદાર એ કરા તો બધી લાવે તેના કચરા કરી નાખો બધા ચીજ કઈ જાતનો સત્કર છું એમ નાખીએ આપણે એ વ્યવસ્થિત નથી સૂર્ય અહીંથી માણસ ભરી ગયો ને કે ત્યાંથી કઈ બંધ વ્યવસ્થિત હોય છે કઈ બંધ કેવું હા એને માતાને તે જન્મ જવા માતા દેવી કર્યા તેની કરી માતાના પેટમાં બધું ખાવા પીવાનું મળે બીજી કર્યો પછી આગળ જન્મ્યા ત્યાર પછી બીજી કઈ દૂધ મળે બધું મળે બીજી કર્યો કરી બંધ છે જુદી સંસારમાં જતા સુધી બધું કરી બંધ વ્યવસ્થિત છે અહંકારે કરીને કરીઓ બધી ટેક્સર કરી કરીને અહંકારે કરીને આ બધું ઊંચા મોક્ષમાં જયારે પણ એ ભટકી ભટકી મળી ગયા આનંદ અવતાર ભટકે છે બધું ચાર અણા કમાયા નથી મૂડીમાં આ મોટી જે દેખાય એ મોટી બીજી કોઈ બેંકો મળી આવે છે આ સિવાય કે બીજી બેંકો હોય આ દેખાય છે જ મૂડી શું મૂડી અનંત અવતાર ભટક્યા અનંત અવતારથી બધે ધરું તો બાર જણ હવે છે ને અનંત ચોવીસ જણની પાયા બેઠા છે તીર્થંકરની પાસે બેઠા સોએ આ વગર નથી બરાબર ની કારણ કે એને લાલચ રહી ગઈ હતી આ લખણીઓની ક્યાંની જગ્યાએ છે આમ બધું જમવાનો ખાવાની કિંમત નથી અને ફક્ત ચટણી કરી ભાવ થઈ ગઈ તેની હું વાપરી રહ્યો તમે સમજ ને જો આખો સાર ભાવ તો આપણે ઠીક છે આખું બધું એને ભોજન ભાવ સુધી પડી ગયો ચટણી હારું બટ ભટકી રહ્યો છે કોઈ ચટણી આ લીલ લખી હું ચટણી ને ચટણી માટે કેટલો બકરી બકરી ભરી ગઈ ત્યાં હું પડી ગઈ તમે સમજ પડે ને એટલે આ વ્યવસ્થિત નામની શક્તિ નિરંતર સૂર્ય ચંદ્ર બધું તારા બધું વ્યવસ્થિત રાખે એટલે વ્યવસ્થિત વ્યક્તિ તમારું ચલાવી છે ભાઈ પ્રેરણા કરે છે વ્યવસ્થિત કરે છે ખબર કારણ કે મન વચન કાયા વ્યવસ્થિત આપે છે તમે શુદ્ધાર્થ થયા શું થયું અને આ મન વચન કાયા તમારી એ વ્યવસ્થિત આપે પહેલા નતું પણ એને કાબે નહીં રાખતો પોતાનો અહંકાર કરીને પોતે કહે છે તમે હું છું કે પહેલા તું કામ કરે છે ખબર ને એટલે એને આખી રાત માત્ર લોહી બહાર બધું આનંદ ભટકામણ અહીં જેટલા અવતાર નરકમાં જાય છે જેટલા હવે આત્મા જણાય ભગત માં બોલવા હા મેં જે આત્મા આવ્યો છે કાયમ નિર્ણય પર રહી શકે એમ છે સંગત રહી શકે એમ છે મન વચન કાયાના સંગમાં અસર રહી શકે એમ છે જે ભરત રાજાને ઋષભદેવ ભગવાનને જે જ્ઞાન આપ્યું હતું તે છે રોંડમાં રહેવાનું જોયું છે તે જ્ઞાન તમને અક્ષરથી જ્ઞાન આપ્યું છે આખું જ્ઞાન છે આખું કાંઈ એટલે વ્યવસ્થિત વ્યક્તિ નામી કરે છે હવે આ સાતમો પ્યાલો હોય વખતે તો મારા હાથમાં શક્તિ જાય એટલે હું પ્રયત્ન તો થાય છે ને આપણા ગાંધા માટે પ્રયત્ન થાય તેમ છતાં પડે ભૂલી ગયો આ લોકો શું છે તમે કહ્યું મને શું છે લોકો શું છે મને કે તમે બોલ્યો તમે કોઈ કોઈ મદદ કરી પ્રયત્ન કર્યો તમે બોલ્યો તમે અમે જોયો તમે સરસ બોલ્યો જો આપણા ભાષા નિયમ ભાષામાં શું છે વ્યવસ્થિત તોડ્યો દુકાનો માલ પેલા એમાં નિમિત્ત મને નિમિત્ત જે ગાળો બોલે પાલો પેલાનો ગયો બરોબર પ્યારો કેમ ફૂટી જાય છે પ્યારો કેમ ફૂટી જાય છે કે પ્યારો ના ફૂટે ને વ્યવસ્થિત ના ફોડે ને આ લોકોને નજર લાવે તો હાથ લીલી ચડાવે એ જાત સાંભળવાનું ચડાવવાનું એ કરવાનું છે ને સાંભળવાનું ચાલે છે એટલે વ્યવસ્થિત તો ન લાવું બીજો બીજો વાળું એટલે આ બધું થઈ રહ્યું છે વ્યવસ્થિત એટલું બધું તમારું કરાય છે તમારે કેટલી તમારે ત્યાં અહીંયા આગળ વ્યવસ્થિત પ્રેરણા આવશે આપડે જાણવાના ચંદ્રલાલ શું કરી રહ્યા છે શું નહીં વ્યવસ્થિત પાંચ હજાર રૂપિયા લઈ નીકળ્યા અને બોન્ડમાંથી બિયર ઓફ જી ચોરો પાસે સાવ બેંક લખેલું વાંચ્યું એટલે આપણે બધું તો લાવી પડે સમજે પણ પેલા પેલા મરસામાં એવા છે એટલે આપણે આપી દઈએ આપણે જેવું વ્યવસ્થિત અને ઘેર જઈને કહી ભજીયા બનાવી જરા જન્મમાં જ્ઞાન ના હોય તો ઉપાધિ કરી એ ભજીયા બનાવીએ ત્યારે જાણે કાશું તમે રહ્યા છે બરાબર આપણે ભજીયા બનાવીને ખાઈ સુઈ જઈએ વ્યવસ્થિત તો વ્યવસ્થિત જ કરે છે કેવું વ્યવસ્થિત અવ્યવસ્થિત ક્યારે પણ કરતું નથી વ્યવસ્થિત નેચર ન્યાય છે શું છે અને ગરીબન છે બધું નેચર ન્યાય છે આખું ન્યાય તો ન્યાય અને ન્યાય તો સાધ્યું જ છે ના બોલે હું કેમ નથી બોલતો અને સરકારનો કંઈ ઝઘડા બગડા રહે તો આનું Yeah. હવે તમે તમે તો શુદ્ધાત્મા થયા ને આ કોણ પાડો છું બહાર સંજોગો માટે મહી જ્યાં સુધી દુઃખ છે ત્યાં સુધી બહાર એ પણ સંજોગ નહીં સમજે ને બહાર બધા થાય અંદર સંજોગો બગડ્યા હોય બહાર બધા સંજોગ નીકળે નહીં નિયમ છે આ

અંતસ્કરમાં એના ઉપર આત્મકલ્પના કરશે અંતસ્કરમાં જો પોતા કઈ બધી બધું નથી ત્યાં ના તો બહાર નથી છે ને એ આનંદ જ તમને બહારનું બધી મૂર્તિઓ ઉડાડી છે તો મુશ્કેલ મેં કહ્યું રાખ્યો મેં કહ્યું આ જ્ઞાન મળ્યું ને ગયા

અંદર ચોખ્ખું રાખવું આ દાદા એ નહીં ધક્કો દેખાય કે તમને ભગવાન નો વિચાર નો સાથ સંપ્રદાય તમારો ધારો છે તમને ડાક્ટર સમજાયા સંપ્રદાયિક માર્ગ છે આ કયો સંપ્રદાય સંપ્રદાય આ માર્ગ સંપ્રદાય માર્ગ ચાલવાનો માર્ગ અહીં મુસલમાન ભણાયું કે પારસી ભણાયું છે બધા મુસલમાન બધું હોય ને તો ઉઠી જતો પાક્ષી વાણી પર પાક્ષી થઈ ગઈ પાછી પાછી થઈ ગઈ તમે સમજાય ને ગુજરાત પાયા પર નામે નથી અને પાના નથી શું થયા પડેલા હતા સુભાષપુરમાં તો આ બધા સંપ્રદાયો બધા મુસલમાનો સુભાષપુરમાં પડ્યા છે ને એ ખ્યાલ અસુર સુભાષ માટે પુરાવો શું રહ્યો વિતરાગ માર્ગે શ્રેષ્ઠતાનો શું પુરાવો કોઈ વાણી કોઈ કોઈ કોઈ ઘી માત્ર દુઃખ ના થાય વાણી કોઈ ઘી માત્ર પક્ષપાતી માણસ માર નાખ્યો તમે સમજાવી બરાબર શું કહ્યું આ આપી દો આ સવારમાં આપણે

બધાની કરવી દીધી ઓળખીએ પ્રકૃતિ આ પ્રકૃતિ તેથી દેખાય અહીંયા થઈ જાય એ રિલેટિવ રિયલ થી કર્યા કરું આપણે સીધા નાખી હા બરોબર છે આપણે સીધા થવાનું હે આપણે સીધા થવું જોઈએ હા અમે પોતે પેલા સીધા થઈ ગયા લોકો કેતા થાય ખરા મને કે તમે સીધા કરીને બહુ સારું સીધા કરી નાખેલું એટલે તમારે તો આ બધું સમજે જાણો છો ને કે ભાઈ આપણું થાય છે કોઈ આમ આ દુનિયામાં કોઈ સુધારી શકે એમ છે નહીં સુધારત છે કુદરત સુધારત છે કુદરત એટલે સાહિત્યની સરકમ છે એવિડન્સ સુધારત છે તે બગાડે છે આ આ એવિડન્સ બગાડનારો કહેવાય જગત લોકો અત્યારે બધા બગાડી રહ્યા ઘરના માણસો બગાડી રહ્યા સુધારવા માટે તો પહેલું પહેલું પોતે સુધરવું જોઈએ એવિડન્સ થવું જોઈએ સુધારવામાં આ સુધારી શકે હવે એ ઘણું છોડી દીધું પણ આ વાણી અથવા પુસ્તક થાય અને બહુ તારે દબાયેલું રહ્યું છે તો ઉતરી ગયું ત્યારે ઉતરશે એક સુધરીને દેખાતું હોય સુધરીને દબાયેલું એ દબાયેલું કામ સ્પ્રિંગ ની ત્યારે ઉતરે એક શું થાય સર હજરે ને અને લોક લોક લોકનો ભાવ તો બિલકુલ એ રાખવો નહીં લોકનો ભાવ શું આપણે ચોરી ના કરવી બદમાશી ના કરવી ચારિત્ર ઊંચું રાખવું પછી કોઈ દુનિયાનું નામ જ કરી દેવું હું તો ખોટું કરે તો દુનિયાને એ તો જગતમથી વાતો કરવા પાર જ નથી આવ્યો એનું ઢોકણું એને એને રોકવું નથી જગત ની ચિંતા કરશે તમારે રાખી નહીં હું તો આ તો તમારે બોલવાથી ભગવાન લોક જાણી જાય છે લોક જાણી જાય બધા જાણી જાય તમારે ના બોલતા હોય લોકો શું સુધારી શકે માણસ એક પણ માણસ ના સુધારે બાવા આધારે નહીં સુધારતા બધા એમનો શિષ્ય બની જાય પોતે સુધરેલો હોય સીધો થયેલો હોય તો સીધા પેડા મોટા સૂકા ઉપર પેલા સીધા કરવા જાય એટલે આપણે સીધો કરવાની કઈ જરૂર નથી એટલે મારે કુદરત સીધો કરશે અને બહુ સારા માણસ છે તમે પાસે લઈ ગયા ને સારા સારા માણસ ને હું તમને આનો ભગવાન જાણવું પડે માટે તમે આ બધું રાત ને એને ભાગાકાર કરી નાખો બહુ સારા છે સારા છે સારા છે સારા છે આ રહી બધું વગર તમને બોલ બોલ ના કરી શકતા બધું કયા કરો એટલા હોય કરાવો ભૂખ્યા જ કરો એટલે બંધ થઈ જશે કોઈના દોષ છે ખાસ કરાવવું ખાસ ખરાબ પચીસ છ ઓગણીસો પંચોતેર લાલા દર્શન આવું મતલબ આ બધી બુદ્ધિ અનમાની અનંત અવતારી માર પડાવી માર પડાવી નિષ્પક્ષતા કોને કહેવાય તે જીવને નાખવા પડે સમજી જાય પણ આવું બહુ વિચિત્ર આપણો ટકો પછી આ તારે બે બહેનો છે ને એ પી જવું Thank you. ભાન પણ થઈ જાય તો બીજા દોષ જોવા તો આપણામાં આપણું સાયન્સ જ નથી આપણું સાયન્સ કરશે કોઈનો દોષ નથી દોષ ભણી જોવું એ જ એ જ અજ્ઞાન સાથે તરત કે ક્યાંક જોઈ ખોટું થયું પાંચ દસ મિનિટ વિચાર ખોટું થઈ રહ્યું છે દેખાય પ્રતિબંધ જેવું ઉડે છે પણ તરત ઘરના માણસ દેખાય બહારના આપણા નહીં તમે દેશ ના દેખાય અંધારો નિકાલ કરવાનો આપણે દ્વેષ કોઈનો હોતો જ જે દ્વેષ દેખાય તે જ દ્વેષ પોતાનો એક દોષ પોતાનો નહીં પોતાનો દોષ ના હોય તો પોતાનો દેખાય નહીં એ દોષ પોતાનો દોષ છે ના પ્રકૃતિ આદિના દોષ ને તો ભગવાન જોયા નથી પ્રકૃતિ તો આદિન દોષ ખપતા મારા મરેલા લોકલ છે લોકલમાં દોષ દે એ માણસ થઈ દેખાતા બહુ થઈ પ્રતિકોણ કરી લો અને તરત ખબર પડી આ થયેલું આ હોય કે ખોટું થયેલું છે તો ખબર પડી જાય પ્રતિકાર ધોવાઈ જાય પાછું કરું છું ને જાણતા ના હોય નાથના બજારો જાણતા નુકસાન જાણતા ના હોય તો એટલે આવા વ્યસ્ત હોય બેની વ્યસ્ત કરે તો વાંધો નહીં આત્મગત બહુ મુશ્કેલ મોટી ભૂલ ગયા ફરિયાદ કરવા જેવું નથી કોઈ જે આટલા દિવસોનો જોઈએ છીએ ને જીરીત માટેનો તો ફરિયાદ કરવા જેવું કશું નથી દેખાતું એ એનું એ ચાલે છે અત્યારે કે અભિપ્રાયોનો નિકાલ પછી ખેંચનો નિકાલ પછી અહંકાર જ્યાં જે અહંકારના એડજસ્ટમેન્ટો છે ત્યાં ઘનચક્કરના એડજસ્ટમેન્ટો એટલે એવી રીતે તોડી પાડીને એટલે એ પછી આ રીતે સામાયિકનો ઉપયોગ એને વારંવાર સમજૂતી આપી આપીને બરોબર કરું સારું કરું છું પણ આ આ ચેતવણી તને આવ્યું ત્યારે શું કરવું કે એટલે ત્યારે અમે અમુક ભાવ કે અમે વધારે ભાવમાં વિશેષ વધતા જ નથી કારણ કે તેનાથી આ અવરો થઈ ગયો તો ઊંધું ચાલે છે અવરું મળ્યું તો ઊંધું ચાલે જો અમનું આમનું પડી ગયું ત્યારે ઉડું ત્યાં તો એટલે સામાન્ય ભાવ રહી અભિપ્રાય બધા જોઈ લેવાની જરૂર છે શું દવા છે દવા છે એટલે જાતે કરીને ના દેખાય પણ સાંભળેલું હોય ને આના તરફથી વધારે સાંભળવા મળે મને એટલે પછી એમ બેસી જાય એટલે પછી એ દ્રષ્ટિથી દેખાય જો આને કર્યું એવું જ છે એટલે પછી તરત જ અંદર જાગૃતિ હાજર થાય કે હા તરત જ હાજર થાય કે હો આ તો એવું જે થતું નહીં તો તારે સાંભળવું નહીં કોઈ બરોબર કોકના હબર હબર તારી સત્તા બેઠી હતી એ માણસ નું હબળું જ ના જોયું બરોબર કારણ કે પોતાની દ્રષ્ટિ દોષ નહીં દેખાતો એ સારું છે પોતાની બુદ્ધિ ઉભી નહીં થતી કોકની થઈ માં મુશ્કેલી થઈ એટલે સાંભળવું જોઈએ એટલે નક્કી કરજો આ તને આજ્ઞા આપીએ છીએ નહીં તો બસ તું છે તે ઘણા વખત છ છે એક જ દાડો છે તે તમે પાડી દે કોઈને રજ ના હોય પણ પડવાને બધા લપસવાના સાધન બધા બહુ ભોગ દેખાડ દ્રષ્ટિ લઈ જાય ને અને એટલે આમ આમ તો ઘણું કરીને મારી પોતાની અમુક હોય કે આ પૂજ્યમાં ધારેલા હોય એટલે એ પ્રમાણે પેલું એને છેકતો જવું પણ છતાં એ મેં બેસી ગયું એટલે અઠવાડિયા પછી કોઈ સંજોગ ઉભો થાય ત્યારે આનું જ્ઞાન હાજર થાય કે આવું જ ભૂત થયું એ દ્રષ્ટિ ઉભી થઈ જાય પાછું અમે વાત કરીએ તો એથી દ્રષ્ટિ ના તમારી બદલાઈ જોઈએ કોગની વાત કરી વાત કરી કોગની દ્રષ્ટિ ગઈ છે બધા કઈ ગયા એટલે વાત તો નૈમિતિક હોય જેની દ્રષ્ટિ બદલાય તેને માર પડે દ્રષ્ટિ કોઈ કોઈમાં હિસાબ ના બદલાય જાય દ્રષ્ટિ જે છે તે રહી જોઈએ આવી દ્રષ્ટિ જોઈ ના કોકની વાંચી રહી ના સાંભળે એ બધા બેસી બેટા એ વાત સાંભળીએ એવું વરખ બન્યું આપણે જે દ્રષ્ટિથી બેસે ના બેસા દઈએ બરાબર આપણે દ્રષ્ટિથી બેસે કે આ ઓર છે ને તે ના બેસા દઈએ એ દ્રષ્ટિથી મિથ્યા દ્રષ્ટિ છે જે બધા દોષ દેખાડે ભૂલ દેખાડે એની દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ બરોબર ને આગળ કરે છે નહીં પડી જાય એક જ વખત દર્શન કરતા રાગે પડી જાય હરકત કરતા નહીં કોઈ પછી આવું આખી કરનાર ને મયુર ભાઈ એમના હોય તો મયુર બંધ એમ લાગે પડી ગયું સ્કૂલ હા ચાલવાનું